એ લોકોને ગાડી ફરેલી કે હિંસા થાય એ એના ધોવામાં આવે તો એને એમ લાગે કે મેં જ ગાડી મારી હું બેઠો હતો મારું શરીર છે ને મારી શરીર મળે ત્યાં વિચારી અને મારું નામ હશે ના બરાબર મહારાજ મને કહેતા તમે જ્ઞાની થઈ તો મને સમજાય છે મને લાગે છે જ્ઞાની છે તમારા કદાચ થોડું છે મને લાગે છે નથી કદાચ તમારા હિંસા તો થાય ને ગાડીઓ ફરો છે ભગવાન ના પાય છે તમારું ઓળખ કહેજો ભગવાન મારી રમે જોયા કે અમે હિંસાના કાગળમાં જ અહિંસક છીએ આ કાગળ કહાવ છે હિંસા અને તેમાં અમે અહિંસક છીએ એવું ભગવાને અમને મુક્તિ આપી છે તમારે ભગવાન પૂજા કરજો વાંધો નથી કઈ થોડું સમજાવો કે મહારાજ કેમ ઉગાડે તો ફરો છો ભગવાન ની આજ્ઞા છે તમને આવી આજ્ઞા અમને આવી આજ્ઞા અમારા પક્ષપાત છે ભગવાન ના અમારી મારા મારો ભગવાન મારા પગલી તે આવી જાય નકો મારા પગે મારો દેહ મારો મારો મારા ભક્તિ ગયા કે એવું માલિક હોય માલિક હોય માલિક પણ પ્લોટ હતો પ્લોટ હતો બરોબર છે આજુબાજુ દુકાન હવે એમાં પોકાર શી કરી ત્યાં પ્લોટનો માલ સફેદો છે એટલે કોન્સ્ટેબલ ધારા બધા ગયો તમારો અને પછી એટલે થોડું કરી ગયો પણ બીજું દબાઈ ગયું એટલે છાપી ગયા એટલે પછી ત્યાં સ્પર્ધા કે who is the owner of this land? લગીનદાર શેઠ છે આ તો આના મારી તો લગીનદાર શેઠ છે કે ક્યાં આગળ યાત્રા કોઈ કોઈ ઇતિહાસ ના બોલ્યા કોઈના ફોન લેકર પકડી લાવો કે દસ એમના કોર્ટમાં ત્યાં એક સાઈડ માલી ગયો એટલે લગીનદાર પોલીસ ચાલુ થાય તો તમને બોલાવશે નથી ગયો મારો પ્લોટ જ નથી મારો નથી આજુબાજુ બધા ખોટું મારો તો પણ મેં પંદર હજાર પર વેચી અને રસ્તા દસ્તાવેજ આ રૂપિયા જાય આ ચંદ્ર કેસમાં પૈસા આવે લીધા છે અને આ દસ્તાવેજ છે વનાકત નહીં એટલે કોઈ ખર્ચ ગોંઠા કર્યા કે ચાલો અરે આપણાથી મારી પર ત્યારે પકડાયો ને કેમ પકડાય કોઈ ખર્ચ તો આજે બંધાય કે આ દસ્તાવેજ આપ્યો કે કોણ માલિક છે બીજો કોઈ માલિક છે કે આ શું છે ચંદુલાલ અક્કલ આપી કે મહેસૂલ બધા છે ને અને ઘાસ થયેલું છે સાહેબ ખબર પડશે ને ઘાસ થયેલું છે ખબર પડશે એવું એમને આ ભોગી રાખેલું આવું પુરાવો આપી થઈ ગયો પણ આ તો મેં પંદર હજાર પર રાખી પંદર દિવસ ઉપર પંદર દિવસ ઉપર રાખી અને આ ઘાટ આ ઘાતક કઈ મરણું છે પેલા નો ડબલ એટલે આપ સમજી શકો છો કે આ મારા કર્મમાં લાગ્યું નથી આ તો એ અમે સ્વાર નથી કરતા હોય થી ના એટલે શું થયા હે કાયદેસરની વાત છે ભગવાન પહેલાનો એવો મારો કાયદો રસ્તો નથી <laughs> એટલે પછી આ અમેરિકા થી આવ્યા બધા ફરી આવ્યા હિંસા કરવાનો એનો ભાવ નથી મુખ્ય વસ્તુ છે ભાવ નથી ત્યાં નથી પછી તો આ સ્થુલ ચર્ચા થઈ પછી હા પેલું એ આજે સમન સૂત્રનું વાક્ય છે તેમાં આવું લખ્યું છે પછી નટુભાઈ તો પછી જૈન સાધુ સાધ્વીઓ આજે જે કરી રહ્યા છે તેને શા માટે અહિંસા કે છે ઉઘાડે પગે ફરે છે વગેરે તો પછી જૈન સાધુ સાધ્વીઓ એ વાતમાં અહિંસક છે અહિંસક છે એમાં જાગૃતિ છે એની બીજી બધી હોય છે ને શાસ્ત્રીજીઓ તે ઉપરી શાસ્ત્રીજી આવી આવી ચમોડ ચમોડ કરીને હિંસા છે આખો રણ હિંસાનું વાતાવરણ આ જીવડા ફક્ત ના મારે એ જંતુવાદી કે છે જંતુવાદી કે છે જંતુવાદી વેદાંતમાં એટલા માટે જૈનો ને જંતુવાદી કે છે જન્મથી ને બરોબર ગુનો નથી તેથી આગળ પણ આગળ જતા નથી જંતુ ને બચાવે છે માણસ ને મારે છે જંતુ ને બચાવે છે માણસ ને મારે છે એ તો પેલા માણસ ને હેલ્પ કરતા દેશી એટલે પેલા મોકણ ખાડા આવું જશે હા ના દાદા અત્યારે ઘણા છે હજી તો. હજી લાખો એવા જૈનો છે જે દેશી પુરુષ જ છે શું કહે છે? જૈનોમાં. જૈનો ના, ના, એવું. કહેતી રાખો. ચાલી રાખો ફૂલ વસ્તુ હા હા દ્વારમાં દેખાય રૂપાળા દેખાય ઘેર જાઓ ને તાર જેઠાણી પૂછો તો ખબર પડે એમનું નામ જ કહેવા દો કે બહુ દૂર છે ગોપ જૈન પણ દેશી તો છે જ નહીં અત્યારે રેતી કોનું નામ કહેવાય પચીસ પચીસ મહિના એરિયાનો સુગંધ આવે એ ઉઘાડ કરે મરે છે એ ઈચ્છા પાડે છે એની જાગૃતિ ત્યાં હોય છે શું પણ આખો લડો ઘણું બધા ઘણું બધા જ્ઞાન છે એ સાચું માને છે આ એને ફોડી નાખ્યું એ બંધન ફોડી નાખ્યું એને જ ફોડી નાખ્યું માને હવે આ જ્ઞાન એને કોણ કરાવડાવે કે એને નથી ફોડ્યું તમને આ જ્ઞાન થયું એટલે કોઈ ફૂટા કરે બાંધે નહીં ને આ જ્ઞાન ક્યાં જ્ઞાન કરતા માખું મોડાવા માત્ર કોઈ પ્રમાણ બની શકતો નથી કારણ કે માખું મોડેલા તો હા બધા ઘણા વાદ્યા વાદ્યા બધા વય હોય છે બધા બહુ એ પ્રમાણ એટલે શું દર્શન કરવા એવું છે પૂછવા કેવો બધી જ્ઞાતિવાન બધી નિષ્પક્ષપાતી બધી જ્ઞાતિવાન પ્રમાણ વિચાર મારી શ્રવણ બ્રાહ્મણ કહેવાય મારી શ્રમણ ધામ શ્રમણ કહેવાય શ્રમણ ધામ જપ કરવાથી કોઈ બ્રાહ્મણ બની કોઈ ઓમ જપ કરે તેથી બ્રાહ્મણ થઈ રહેવાથી કોઈ મુનિ બની જતો નથી જંગલમાં પડી રહે ઘણા પડી રહ્યા છે બધા આદિવાસીઓ જંગલમાં છે બેંગુણા પાસે તે રક્તપાત દાદા એ બધા પહેર્યું છે સમજ સંયમ માર્ગમાં વેદ પ્રમાણ નથી સંયમ માર્ગમાં વેદ નું પ્રમાણ નથી વેદ નું પ્રમાણ નથી હા કારણ એ તો અસંયત લોકોમાં પણ જોવામાં આવે વેદ નું પ્રમાણ સાધુ શું ખાધેલું છે માગતું નથી માણસ ખાતી વેપારી થયો વેસ્ટ બદલ્યો મારે મારે શું કે મારે વેસ્ટ બદલ અસપાય નથી વેસ્ટ શા માટે કહ્યું છે લોક પ્રતિ માટે લોકોને ખાતરી થાય કે આ મહારાજ છે કઈ કરશે કઈ કરશે આ દુકાન મહારાજ લાગે લોક પ્રસિદ્ધિ માટે ઉપકરણો જાત જાતના ઉપકરણો જાત જાતના લોકમાં સાધુઓ તથા ગ્રહસ્થોના વિવિધ પ્રકારના લિંગ પ્રચલિત છે ભગવાન રૂપડા વાળા ધોળા રૂપડા વાળા કપડા વગરના દિગંબરી આ બધા જાત જાતના લિંગ છે જયારે ધારણ કરીને અમુક લિંગ મોક્ષનું કારણ છે એવું મૂળ જન્મ કરતા પર કે નાગા એ મોક્ષ બધા એમ કે છે મૂળ જન્મ કેતા પર કે મૂળ જન્મ કેતા આપણું ને તે મારે મૂળ જાય મૂળ જાય વાસ્તવિક રીતે ભાવસ્થ સમજવા મુખ્ય નહીં પાર એટલે પાર અને ને શું બોલી નીકળવાનું કર્યું છે કોઈને યાદ છે ખરું મારા મન વચન કાયાથી કોઈ જીવને કિંચિત માત્ર પણ ન એવું મત કે ગુરુજી કોઈ બધી જવાબદારી માં એ આવે મમ્મી તમારી જવાબદારી છે શું બોલ્યો ભાઈ મન વચન કાય કોઈ પણ દેહધારી જીવાત્મા જોગે માત્ર દુઃખ ન હો ન હો એ વાત કરી બોલી બરાબર ના બરોબર ગુનો કરો જબરદારી બોલો બહેરાજ બોલી નીકળજો હવે પણ દુઃખ પછી કે આ પ્રમાણે દરરોજ બોલીને નીકળવાથી પછી મિકેનિકલ ના થઈ જાય બોલવાનું જાગૃતિ પૂર્વક ઉપયોગ પૂર્વક બોલાય જાગૃતિ પૂર્વક બોલવાની એમાં એમાં ઉપયોગ ના ના બોલે ઉપયોગ પૂર્વક પાંચ વખત બોલે આ નવ કલ્પ બોલે શ્રીમંત બોલે દાદા મારાથી પછી બોલવાનું શું કદી અડે નહીં સંસાર ધન સંસાર તો હવે તમે પરિવાર કોઈ સંસાર અડે નહીં હા આત્મ વિજ્ઞાન છે સર્વસ્વ રીતે મુક્તિ આપે એવો નહી તો શંકા શંકા શંકા આખો દાડો જીવડાની શંકા આત્મા બસવા યાદ આવે જીવડું જે કલ્પસૂત્ર શું છે આજે તે પેપરમાં છે કલ્પસૂત્ર એટલે બધા શાસ્ત્રોમાં કલ્પસૂત્ર એ જૈનોનું કલ્પસૂત્ર છે આજે પેલા અરુણ જે લોકસત્તામાં આવ્યું છે એમાં હિન્દુઓમાં વેદો ઉત્તમ છે એમાં જૈનોમાં કલ્પસૂત્ર ઉત્તમ છે કલ્પસૂત્ર સંસાર કરાવવાનું ભ્રાંતિ થી આપણે રસ્તો કરે એવું બતાવ્યું વ્યવહારિક છે ને કલ્પસૂત્ર સાંભળી સાંભળીને હાથ વડે કેનો તો આપણે પૂછીએ કેટલો રોગ ઘટ્યો મને કશો રોગ જ નહીં આ ઘેર કકડાટ વાળો તો છે એ તો બધા છે એવા ને તું કકડાટ કરું એવો નહીં શું કે બધા હોય એવા તેથી પોતે ડાયરો સારો જ હોય બોલો કશો એવો કશો નહીં આ મોબાઈલ મોબાઈલ કર્યા કરે અલ્લાહ કર્યા નહીં કોઈ ક્રિયા આગળ થયેલા સુસ્ત માને માર્ગ ભોગ નો કરુણા ઉપજે કહ્યું છે ને કે હજારો લોકો જે ના કરવાની ક્રિયા કરી રહ્યા અને જાણે કે ધર્મ કરી ના કરવાની હજારો ક્રિયાઓ કરી રહ્યા આવું માને છે ક્રિયાજળ આત્મા માને શું માને ક્રિયાને જ આત્મા માને આત્મા તો ક્યાં ક્રિયાને જ આત્મા માને ક્રિયા ક્રિયાને જ આત્મા આખો દાડો કકડાટ કર્યા મને રહેતા આખો દાડો કકડાટ કે શું કારણ છે ટકા આત્મા સંબંધો જ્ઞાન એ તો હોય છત્તીસમાં હોય પણ છત્તીસમાં આવી ભીડ ના હોય ભીડ આવી ભીડ ના હોય અને દરેક વસ્તુ ઘેર બેઠા મળે કસરા કરતો આ તો ખેંચાય કોણ એક ફરવાનું થયું એ કંટ્રોલ આવો ભગવાન ઘરને ધરી ચડકાવે શું સમજો છો વાતો કરે મારા Thank you. બુદ્ધિ ની જાગૃતિ વધે એવી ક્રિયા ક્રિયાઓ બધી બુદ્ધિ વધારે જાગૃતિ વધે જાગૃતિ વધ્યા જાગૃતિ વધે ખોરાક જાગૃતિ વધે એ બધે હોય જાગૃતિ વધે જાગૃતિ વધે તેથી કકડાટ કે જાગૃતિ જે છે તેનાથી આ કામ કરી રહ્યું આત્માનું આત્માનું કામ એ બાજુ રસ્તો ચડતો નથી આ રસ્તે વપરાય આ રસ્તે વપરાય પાણી એ બાજુ જતું રહ્યું જે જાગૃતિ છે મોક્ષ માટે વાપરાય છે એનો સંસાર માટે વપરાય સંસાર કકડાટ જે ભોગો દાદો થયેલો હોય તેને ચડકારે બાપ ભોગો દાદો થયેલો તેને ચડકારે નથી તું તો આવો છું એ છોકરા એમ થાય કે હું દાદો થયો તો મારું શુક્રવાર બને નહીં કે હું દાદો થયો તો મારું બાપ ના પડ્યો દિવસ રાત્રે લખ્યું કે એક દાડો જો બે સુગર નો દિવસ જશે તો અમારા ધન્યતા ક્લેશ વગર નો દિવસ એક ધારો ક્લેશ વગર ત્યાર પછી આપણે લોકો ભગવાન આવું કે છું ભેદ શકાય છે ભગવાન રહે કેવી રીતે ભગવાન ના અને ક્લેશમાં આ જગતમાં ક્લેશ કરવા જેવું કોઈ કોઈ વસ્તુ નથી જે વસ્તુ ક્લેશ કરવા જેવી હોય ના નવો ફૂટ હોય ને નિર્વાચન તો ત્રણ વખત કોણ જે આવે છે બીજી વાતો કરવાની ક્યાં ગઈ મારું બુટ હતો ને તમે જ લઈ ગયા મોટી વાત કરું છું કઈ જાતનો માણસ છે કોણ કરવા જેવી હોય જમાઈ નાની મન હોય તો એથી કોણ કરવા જેવી કરી પછી બીજી બધી કોણ ત્યારે નટુ કાકા એમ કે તો ખોવા જાય તો ખબર પડે ખોવાઈ જાય તો ખબર પડે કે બૂટ ખોવાઈ જાય તો ખબર પડે બૂટ ખોવાઈ જાય તો ખબર પડે એમ નટુ જાગૃતિ નથી એટલી જાગૃતિ નથી આપી બૂટ લઈ ગયો જાગૃતિ રહેવી જોઈએ પોતાને ખબર નહીં કેતા હતા જયારે મંદિર માં ગયા ને ઘોડો ના આવું ખાઈ જાય કે પનોતી કરી પનોતી કરી તારીખ સાત નવ ત્યાંથી રસિકભાઈ પટેલ ને ત્યાં ખત્રીપુર બરોડા બપોરે પહેલી શાંતિ શાંતિ ના આવે ન કરવું તેમ શું કરવા થોડું ઓછું પણ શાંતિ નહીં થોડું ઓછું કરો જેને ભોગ સિવાય કોઈ પણ વસ્તુ ઈચ્છા કરતા નથી જેને ભોગ સિવાય કોઈ પણ વસ્તુ ની ઈચ્છા કરતા નથી અને અખંડ સ્વરૂપ માં રમણતા થવાથી ભોગ ની ઈચ્છામાં નિવૃત્ત થઈ છે ત્યારે એ લાભ તું દુષ્ટમાં થઈને પણ બીજું શું આપવાનો છે જે થવાનું થઈ ગયો શું આપવાનો છે બાકી શું રહ્યું ભગવાન એવું કે તમારી પાસે એટલે જેની મોક્ષ કહેવાય કોઈ પણ ઈચ્છા નથી સલાહ નથી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી આ ને લોકોને માં રમણતા છે એક ક્ષણ સ્વરૂપમાં નથી ઉદ્ગતમાં રમણતા છે કસાયોમાં રમતા છે કસાયોમાં અને આ સ્વરૂપમાં રમતા જો હવે લેવા દેવાની કડાકૂટ નહીં જો અભી ગરીબ હતા તો અમે ગરીબ હતા તો હજી તમે આવતા હાલ ગરીબ રહ્યા નથી એ તમારો પરમાનંદ છે ભીખ માગવાની કલ્યાણ ના માર્ગ ને અને પરમાત્મા સ્વરૂપ ને યથાર્થ નહીં સમજનારા જ્ઞાની જીવો કલ્યાણ નો માર્ગ જે હોવો જોઈએ અને પરમાર્થ ને પરમાર્થ સ્વરૂપ ને યથાર્થ રીતે નહીં સમજનારા જુઓ પરમાર્થ જે સ્વરૂપ છે એને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જુઓ કલ્યાણ માર્ગ ને નહીં સમજનારા અજ્ઞાની જુઓ પોતાની મતી કલ્પના થી મોક્ષ માર્ગ ને કલ્પી પોતાને પોતે સજન થી ગયા આ મોક્ષ માર્ગ છે આ કે છે આ વિવિધ ઉપાયો પ્રવર્તન કરતા જતો કેટલી જતા ઉપાયો કરે છે છતાં મોક્ષ પામાને બદલે સંસારમાં ભટકવાનો કર્યા કરે છે એથી નિષ્કારણ કરુણા થી તમારું રડે છે મોક્ષ પામણો ભટક્યા કરે છે તેથી નિષ્કારણ કરુણા થી ધરાવાથી કોઈ કારણ પીડાય એવું અમારું હૃદય રડે છે કે આ લોકો ભટક્યા જશે વર્તમાને મહાવીર વિદ્યમાન મહાવીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણાને વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીર પ્રશ્ન ક્યાંથી થાય એટલે વર્તમાનમાં વિદ્યમાન વીર એટલે અમે વીર છીએ મહાવીર છીએ વર્તમાને એને ના ભૂલી ગયા અને ભૂતકાળના ને જે પહેલા થઈ ગયા તે વીરના ખોળે એમાં કદાચ બાવીસ સિદ્ધ પ્રાપ્ત થાય છે બાવીસ ના દર્શન સિદ્ધ થાય છે જીવો આ વિષમકાળ કહેવાય છે એ દુર્ભાગ્ય જીવો ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને આવો એટલે તમારું પ્રયત્ન થઈ ગયો સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધ થી મુક્ત થવા ઈચ્છા પરમાત્માને જિજ્ઞાસુ જીવોને ત્રિવિધ તપાસ મેળે સ્વાસ કરવાને આપણે અમૃત સાગર છીએ મુમુક્ષ જીવોનું કલ્યાણ કરવા માટે કઈ કલ્પ રક્ષ છીએ વધારે શું કેવું આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રીરામ અથવા મહાવીર છીએ કેમ કે પરમાત્મા સ્વરૂપ થયા છે આ અંતર અનુભવ પરમાત્મા પણ માન્યતા અભિમાનથી ઉદભવેલો રહેતો નથી પણ કર્મબંધન થી દુઃખી થતા જગતના જીવોની પરમ કામની વૃત્તિ થવાથી તેનું કલ્યાણ કરવાની તથા તેનો ઉદ્ધાર કરવાની નિષ્કાર કરવા એ હૃદય ચિત્તા પ્રદર્શિત કરવાને પ્રેરણા કરે છે સંસારમાં તો રહેતા આવું તે થઈ જાય નવ વર્ષમાં એક સેકન્ડમાં મારું મન અસ્થિર થયું નથી કે નવ વર્ષમાં મારું મન અસ્થિર થયું નથી જયારે કોને પૂછ્યું કે ઝવેરી કે જે સુખ હું પામ્યો છે એવું બધા સુખ પામું ટેકો બધાને કરે આ બધા ટેકો થાય આ થાંભલા વચ્ચે ઉભો રહે ઉભે ઉભો રહે બીજા ટેકા હોય ઉભી રહે નિરાલંબી છો આપ પણ આ ટેકો તો ખરો ને નિરાલંબી આત્મા આત્મા નિરાલંબી Thank you. નિરાલંબી થયા છે ભગવાન વધ થઈ ગયા એ વધ થાય ને અવલંબન હોય તો અમારી વધ કોઈ થાય નહીં કોઈ પણ ચીજ નું અવલંબન છે ત્યાં વધ થાય નહીં ભગવાન શું કહે છે પ્રભાવ કરતી શું કહે છે પ્રભાવ કે પણ સંસાર સરળ રીતે ચાલે આ ગૂંચવાડો ના ઉભો થાય ગૂંચવાડો જ છે ગૂંચવાડાથી લોકો મારે આ છે કઈ પણ ગેરહસ્તર નથી ખાવા પીવાની બૈરા છોકરા ગાડી વાડી બધું છે પણ શાંતિ બિલકુલ નથી તેડું ના હોય ચાલે પણ શાંતિ ઘર ગાડી છે આપણે શું જરૂર છે આપડે શું કરવું છે બધું જળ છે કે કુદરત છે બધું બધું કુદરત એટલે ઉપાધિ જેટલી વધારી અનાવશ્યક એક આવશ્યક આવશ્યક ઉપાધિ છે પણ એક ઉપાધિ ગયા નહીં જરૂરિયાત છે પણ અનાવશ્યક એ બધી ઉપાધિ છે Oh. ઉપાધિઓ બધી ઉભી કરીએ છીએ ઉપાધિઓ બધી ઉભી કરીએ છીએ વસ્તુઓ લાવી લાવી ભેગી કરી બધી ઉપાધિઓ જગત ઉભું કરેલું છે અહંકાર નગર તો ઊંઘતો હોય તેને ફેલાય ઊંઘતો હોય ત્યારે ઊભું કરે ઊભું કરે એ અહંકાર નો ધંધો અહંકાર નો ધંધો ના ગમે તો <laughs> ઊભું કરે નદી ખોદીને સીધી કરે કેટલી સીધી કરતો એના એના સ્વભાવમાં હેલ્પ કરો એના વાંકમાં સીધી સીધી કરી નાખી આમ ચાલો સ્વભાવ અહંકાર કયા સોની નો કાંટો એમને માટે આપડે કીધું તું નતુભાઈ માટે કીધું તું કે એ તો એ સોની નો કાંટો છે એ સોની નો કાંટો કીધું તું ને આપે નટુભાઈ ને કીધું તું કે નટુભાઈ તો અમુક સોની નો કાંટો છે એટલે કાંટો એવો વિશિષ્ટ પ્રકાર નો હતો કે હોની એવો વિશિષ્ટ પ્રકાર નો હતો એટલે કાંટો કેવો હતો કાંટો રાજા ના રાજા ના પાંચ હજાર તોલા પૂરેપૂરા ઉતરી રગાવ ને પાડો રગાવ હજાર તોલા ઉતરી જાય એ સારું તેજાબ ની વધારે રાખતા હશે હે એ હોલી તેજાબ વધારે રાખતા હશે તેજાબ તેજાબ હોલી તો તેજાબ રાખે ને એમને કઈ પોતે ખાડામાં પડી રહ્યો છે વધારે વધારમાં ખબર પડે વધારમાં ખબર પડે આ કદાચ ક્રિયા કરે એવું કહીએ તો એ લોકો ઉઠતું દૂધ ખાય આપણે એટલે દુઃખ કરે છે કેવી રીતે એ કસાય વધારનાર કર્મકાંડ આ કર્મકાંડો કેવી રીતે કસાય વધારનારા છે આજે ક્રિયાઓ કસાય વધારનારી છે કેવી રીતે શું કે છે બોલે દ્રષ્ટિ આ કર્મકાંડો કસાય કેવી રીતે વધારનારા હે આ ક્રિયાઓ અહંકાર વધે કસાય અહંકાર વધે અહંકાર અહંકાર બહાર નથી ગુનો કહેવાય એ લોકોને દુઃખ થાય આ દાદા તેવા જરા ભૂતકાળ છે જરા ભૂતકાળ છે મૂળ કાઢવા નથી આ પોઈન્ટ ઘટવા આવ્યો શું થાય આ સમજાય કેવો પાછો વાંધો માણસ કેવા પછી એક વાર પડવાનો પણ બોલાય નહીં આપણે બોલે ઝઘડો કરે ના બોલે સાધુ તો મળે આચાર્ય તો મળે આપડે કઈ શું કામ આપણું એ પૂછે ત્યારે જવાબ પૂછે ત્યારે જવાબ પૂછે ત્યારે જવાબ થાય કામ નહીં આપણું એને આપણે અધિકાર નથી આપણે કઈ રાઈટ ઓછો છે નહીં આ તો અમદાવાદ માટે બધા જેટલા જેટલા એ છે ને જે ક્રિયાકવાન જે બધું કટાય બધા આપણે બધા જપ કરીએ છીએ જપ કરીએ છીએ ક્રિયાકાંડ સામાયિક કરું છું પડકમણ ઉગાર્યું સામાયિક કરું છું અપવાસ કરું છું તપ કરું છું જપ કરું છું કરું છું તે છે કે આપણે થપોટા મારીએ છીએ ક્રિયાકાંડ આપણે જે દાદા ભગવાન આપીને જે જે બોલાય છે ક્રિયાકાંડ ને કે આ વસ્તુ છે પોતે કરતા જોઈએ અહીં કરતા તરીકે નથી અહીં કરતા તરીકે નથી આ તો અહીં જે માલ હોય ને કેટલા ફટાકડા પડે ના હોય ના પડે આખી મર્યાદા આ તો એમ મેરેજ હે એમ મેરેજ આ નોમ થયા કરે એમ મેરેજ કરવી નહીં પડતી કરવી પડતી નથી દાદા આધ્યાત્મિક ચર્ચા ચાલે એટલે દાદા જ્યાં જ્યાં જ્યાં જે જે વસ્તુમાં હું કરું છું એવો જે ભાવ હોય હું કરું છું એ જે હોય એ બધી ક્રિયાકાંડ છે ત્યાં આગળ આ કર્મ બંધાય બધા કશાય હું કરું છું એ ક્રિયાકાંડ તેનો અર્થ નથી કર્યા મેં કર્યા તે અહંકાર વધતો જાય બરોબર હું છે ને તે બચે નહીં કોઈ આ અંગણ માંથી બચે નહીં કોઈ બધા બધા લાયા જ હોય લાઈટ હોય બચે નહીં વાઈટ ના હોય તો બચે આપડે કોઈને ઉતારી પડ્યા નથી આપડે પૂછવાનો જવાબ આપવું શીખવ એ ભાઈ ભૂલ થઈ રહી છે હવે રસ્તે છે હવે રસ્તે ને એક જ રીત પર શાંતિ છે એક જ રીતમાં સામાન્ય ખ્યાલ એવો કે ક્રિયાકાંડ પૂજા કરવી એ અનુષ્ઠાન કરવા એ બધાને પૂજા કરું છું વામ કરું છું ત્યાં કરું છું અઠાવાય કરું એ બધી ક્રિયા પણ ક્રિયા પણ ધર્મ ક્રિયાકાંડ માં આવી અંત આવી ગયો છે ધર્મ નો આવી જશે નહીં બધા ધર્મોમાં હવે ઉત્સવ ઉજવવામાં બધો ધર્મ રહેલો છે એમ બીજું કશું કરવાનું હોતું નથી કરતા જ નથી કોઈ આજે ખાણ છે આજે ઢીકલું છે સમજણ પડે એવું કરે સમજણ ના હોય એ નથી કરતા કરનારા દોષ નથી એવું નથી હ્યુમન સાયકોલોજી છે ઉત્સવ જના ઉત્સવ ક્રિયા જના જેનો આગેવાન જેનો આગેવાન હતો તેનું કટકવામાં એટલે અત્યારે આગેવાન નો દોષ છે આ કટક નો દોષ નથી આ મેં કર્યું શું કર્યું સાહેબ આમાં કર્યું આમ કર્યું તેમ કર્યું કોઈ કોઈને ના કેતા હોય કોઈ હરિભાઈ ના કરતા હોય પણ મને કઈ મેં આટલું આટલું કર્યું એમ કે ત્યારે ભગવાને કહ્યું ગળામાં વાંચી આવી આ તો તારા કરના ઉદય કર્યું તું બધું મેં કર્યું શું કે છે તારા કરના ઉદય કર્યું તું બધું શું મેં કર્યું શું કે છે તારા કરના ઉદય તને કરાવ્યું અરે પછી બીજા કેમ નહીં કરતો આ દુખે છે કાલે પગે કર્યું હતું તે એટલે ધાકા મારે છે કે પરમ ગુરુ જૈન કહો ક્યું